એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના બુલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આણંદમાં બેઠા બેઠા મનીષ વાર્તા સાંભળે છે આવો આવો મનીષભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો મુકુલ કલારથીની આ વાર્તા છે તેમણે મને કહી છે ને હું તમને કહું છું વાર્તાનું નામ છે ધારેલું કામ પાર પાડ્યું <laughs> ગુજરાતમાં ખેડા જિલ્લો આવેલો છે ખેડા જિલ્લામાં એક ગામ એ ગામનું નામ કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલનું એ વતનનું ગામ સરદાર વલ્લભભાઈ નાના હતા ત્યારની આ વાત છે ઓ ભાઈ કરમસદ ગામમાં સાત ધોરણ સુધીની ગુજરાતી શાળા હતી ગામમાં અંગ્રેજી શાળા નહીં અંગ્રેજી ભણવું હોય તો છેક પેટલા જવું પડે અને એ પણ ચાલતા ત્યારે કાંઈ વાહનો આવા નહોતા હો છોકરાઓ રોજ છ સાત માઇલ જાય ને આવે જાય ને આવે ગરમીના દિવસોમાં શાળાનો સમય સવારનો શાળા છ સાત માઇલ દૂર વિદ્યાર્થીઓ કરમસદથી સવાર થતા પહેલા પરોઢ થતા પહેલા શાળાએ જવા નીકળી જાય એક દિવસ હંમેશની માફક વહેલી સવારે પાંચ ગોઠિયાઓ પાંચ ભાઈબંધો શાળાએ જતા હતા રસ્તાની બાજુ પગથી ઉપર ધીમે ધીમે ધીમે જતા હતા ચાલતા જાય ને અલગ મલકની વાતો કરતા જાય કોઈ વળી પોતાની ધૂનમાં ચાલ્યા કરે એવામાં એક જણે આસપાસ જોયું ટોળીમાં એક ઓછો છે એ આજુબાજુ જોઈને બોલ્યો એલા એલા સાંભળો છો આ વલ્લભ ક્યાં ગયો બીજાએ પાછળ જોઈને કહ્યું એ પેલો જણાય અરે કાંઈક ગડમથલ કરતો લાગે છે એના ધંધા જેવા કંઈ ને કંઈ પરાક્રમ કરતો જ હોય ત્રીજાએ બૂમ પાડી વલ્લભ ઓ વલ્લભ શું કરે છે કેમ પાછળ રહ્યો કઈ દાટેલો સોનાનો ચરુ હાથ લાગ્યો તો નથી ને તું ખોદ છો જમીનમાં વલ્લભભાઈ જવાબ આપ્યો જરા થોભો હું આ આવ્યો હમણાં એમ કહીને વલ્લભભાઈ તો પથ્થરના ખૂંટાને હલાવવા મંડી પડ્યા હો જમીનમાં પથ્થર દાટેલો હતો ને અડધો બાર એ ખૂંટાને હલાવવા મંડી પડ્યા ખેતરની હદ બતાવવા માટે ખેડૂતે ખૂંટો દાટેલો હતો પથ્થરનો એ જવા આવવાના રસ્તા વચ્ચે જ હતો બોલો વલ્લભભાઈએ એ ખૂંટાને ખૂબ હલાવી હલાવીને બહાર ખેંચી કાઢ્યો તેમણે ખૂંટાને દૂર ફગાવી દીધો રસ્તાથી દૂર પછી એ તો દોડતા ગયા અને પોતાના સાથીઓ સાથે થઈ ગયા એક જણે પૂછ્યું અલા વલ્લભ કેમ પાછળ રહ્યો હતો વલ્લભભાઈએ જવાબમાં કહ્યું રસ્તા વચ્ચે પથ્થરનો ખૂંટો હતો તે વારંવાર નડતો હતો કેટલાયને નડ્યો હશે કોઈ ઠોકર ખાઈને પટકાયું પણ હશે કોઈના પગ પણ અંધારે ભાંગ્યા હશે એને કાઢી નાખવા રોકાયો હતો હું તો લો બોલો એક ભાઈબંધ જરા મશ્કરો હતો એને ટકોર કરી કાઢો કે પછી ત્યાં જ રહેવા દીધો વલ્લભભાઈએ ખુમારીમાં કહ્યું રહેવા દે બીજા જેને તેને એ વાગે અને હરકત કરે એને તો કાઢે જ છૂટકો કેટલાયને અંધારે એ વાગતો હશે છતાં કોઈ તેને કાઢતું ન હતું એટલે બધાને દુઃખ ઊભું ને ઊભું રહેતું આમ ક્યાં સુધી ચલાએ રાખવું એટલે મેં કાઢીને ફેંકી દીધો ગઈકાલે મેં મક્કમ નિશ્ચય કર્યો હતો કે કંઈ પણ થાય પણ આજે તો એને કોઈ પણ હિસાબે કાઢી જ નાખવો છે એટલે એને કાઢવામાં જરાક રોકાયો હતો મને એણે ઠીક ઠીક મથાવ્યો થોડીક મહેનત કરવી પડી પણ આખરે એ નડતા ખૂંટાને કાઢીને દૂર ફગાવી દીધો મેં ચાલો હવે નિરાશ થઈ કોઈને નડશે નહીં એ સાંભળીને બધા દોસ્તદારો રાજી રાજી થઈ ગયા હો તેઓ બધા બોલી ઉઠ્યા શાબાસ વલ્લભભાઈ શાબાસ તમે ધારેલું કામ પાર પાડ્યું હો ભાઈ બંધ તો ભાઈ આવી હતી આ ધારેલું કામ પાર પાડનારા વલ્લભભાઈની વાર્તા આપણા સરદારની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ તમે આ વાર્તા તમારા ભાઈ બહેન બહેનપણીઓને કહેજો પાછા આવજો